વર્ણ શું લુગડા વળી પાછો જાય પણ શોખનું તો એટલે વરરાજાનું જ થાય કોઈ રૂપાળો ગમે એવો હોય એને કોઈ પોંખતું નથી કલ્યાણ એ ભગવાન ના સંબંધ જ છે પરંતુ ક્યાં લાગે છે એમ મહારાજ ને કહેવાનો આશય છે અને કેટલાક વચ્ચે પડખે જોડી દે છે જરાક શા માટે એનો આશય ખરાબ છે પોતાને જરાક જગત માં પૂજાવું છે એટલે એમ એને જોડી દે આટલો જ ફેર છે અને એમાં જગત માં મત પંથો બધા ઉપડી ગયા છે અને આવું ક્યારે વાવ્યું અને પાણી રોકે માલિકા એનું ખાવાનું મળી જાય એમ જંગલ હોય લાગે છે એવું લાગે છે તમે ઊંડું જોવો એટલે બીજું દેખાય જ નહીં ભગવાન તો એક છે અનેક ઠીક અનેક માનો તો મને ક્યાં ભગવાને સર્જો તમને ક્યાં ભગવાને સર્જો બોલો કોઈ બે ભગવાન છે નહીં તમારા દેહ ની ક્રિયા અને મારી દેહ ક્રિયા ક્રિયા એટલે અંદર ની રચના એ કઈ નોખી નોખી હોય બે કરતા હોય તો નોખી નોખી થાય કરતા એક જ છે એટલે જેને જન્મ મરણ ના પાસણા થી છૂટવું છે અને ભગવાન ને મળવું છે એ કલ્યાણ છે કલ્યાણ બોલો એટલે વાંધો ને એ બ્રાહ્મણ ભૂખ માગવા જાય ને તે ઓલિયું પાંચ આંગળીઓ ને ત્રણ આંગળી આમ લોટ લઈને આપીએ આમ પાંચ હોય તો ચાલો હળી જાય એટલે તો એ બિચારો બ્રાહ્મણ કે સ્વસ્તિ હો શું બોલે અખંડ કલ્યાણ સ્વસ્તિ શબ્દ નો અર્થ અખંડ કલ્યાણ એટલે આ ચપટી લોટ માં સદગુરુ ભગવાન ને મેળવવા માટે સાધન રૂપ સાધન એમ થાય પણ આ તો કઈ બે વિના કલ્યાણ જ ન થાય એટલે ઉડા ને બિચારા જેલમાં પૂરે કે હું આડો ઉભો છું તું એકલો કલ્યાણ ન કરી આવું એનું સાજગત અને પેલા સંસારમાં છે બાવા સાધુઓ બીજા ઢૂંકળા બધા જગ્યાઓ બાંધીને બેસે છે ને એટલે ઘણા એવા એવા દેખવામાં બહુ આવશે અને આ ભગવાન છે એ કોઈને મૂકતા નથી તમારા બ્રહ્મસૂત્ર માં આવે છે ને અને એ નિર્મળ ચાણું જ એવું ચાણું ચાલુ ચાલે ને પછી એક જ વસ્તુ રહે ત્યાં વચમાં નો સંબંધ એકાગ્ર વૃત્તિ રાખવી તો બેકાગ્ર એકાગ્ર વૃત્તિ રાખવી કે બેકાગ્ર સામાન્ય આપણે વિચાર કર્યો એકાગ્ર મંદિર સાંભળે એમ કહીએ ને એક ના અગ્રભાગમાં એક ના અગ્રભાગમાં ત્યારે અમારા બે બતાવી બે કોઈ ત્રણ બતાવી બે કોઈક અનેક બતાવી બે એમાં એકાગ્રતા કેમ થાય અસાધારણતા પછી એવડાની બુદ્ધિમાં ઉપર બુદ્ધિ પોઈન્ટ એમાં શું હોય કે ભગવાન ની પેટે પૂજાવું છે એટલે મારા લફડા જોડે અને આવડે આ કરનારા બહુ છે એ જાદો વર્ગ આ કરનારો જાદો વર્ગ છે એમાં કઈ સમજી ના માણસ કોઈ આ મોટી સભામાં ભરાય એમાં એક બોલતો હોય કોઈ સાંભળતું ન હોય રમતા કપ્પા મારતા જોયા કરતા પણ એમાં કોઈક તાળી જોવા કરી આવડે તાળી વગાડે એમાં એને સાંભળતા વગાડીશ એટલે જગત તો ગાદડીઓ કહેવા છે હું તાળું વગાડવા તૈયાર છું કેમ બાબુ તાળું વગાડ્યો બોલો પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્ન નું સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે નું અસાધારણ સાધન તો એ છે પુરુષોત્તમ ભગવાન ને બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા તો મને ખબર પડે બ્રહ્મ જ્યોતિ હું સાંભળું એમ બોલતો ગોવિંદભાઈ બોલું પછી સ્વામી બધા બોલીએ ને તો પછી અમારી વાત તમારે સાંભળવા જેવી ન હોય બોલો બરાબર બ્રહ્મ જ્યોતિ બોલો જ્યોતિ ને બ્રહ્મ જ્યોતિ ખાલી ના મૂક્યો બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે એમ મૂક્યું એનો હેતુ એવો કે ભગવાન તેજ નો સમો આગળ એવા બીજા શાસ્ત્ર માં વચન આવતા કે ક્ષણે ક્ષણે નવતા મુતે તદેવ રૂપમ રમણીયતા આયા એટલે ઈ જે એક જ્યોતિ હોય તો તો એમાં નવીનતા કઈ ન ઉભી એ ઘટે નહીં એટલે તમે કાલે કીધું જેમ બ્રહ્મ રાફડો રાફડા ની આખી પ્રક્રિયા છે એને ખોદી નાખે ગમે એમ કરે તો એ નાશ પામતો નથી વળી પાછો ત્યાં ઉભો થાય એ શેના આધારે ઉભો થાય છે તો ઓલા જીવાણુ છે એની અંદર એને આધારે ઉભો થાય તેમ ભગવાન માં જેમાં આવા સ્ટેજ ના સમૂહો નવીન નવીન ભાવો કેવાય ભગવાન ની મૂર્તિ એવી છે એમાં નિત્ય નવીન ભાવો પ્રગટે હજી મૂર્તિ નથી આવી બ્રહ્મ જ્યોતિ બીજે કઈ બ્રહ્મ જ્યોતિ ના સમૂહ માં મૂર્તિ છે બ્રહ્મ જ્યોતિ ના સમૂહ માં હા એને ચારે બાજુ દિવ્ય સાચિત ને આનંદમય એવા ફુવારા જેમ આપડે તો બીજું કઈ દ્રષ્ટાંત નથી આનું એટલે ફુવારા જેવું જેમ આઈના રંગીન ફુવારા ચોકમાં ગોઠવે છે ત્યાં છોકરા જુવાન જેવા ઉભા રહે એ બે ત્રણ ઘેડે જોવે પછી કોઈ ન ઉભો રહ્યો પછી આ ભગવાન ની મૂર્તિ એવી છે જેમ જોવો એમ બીજાને જોવાનો ભાવ વધારે થાય તરત ના થાય બીજી ક્ષણે પણ જોવાનો ભાવ થાય જો બીજી ક્ષણે જોવાનો ભાવ ન થયો તો એ ભગવાન નો કહેવાય ક્ષણે ક્ષણે યમ નવતામ ઉભયતી જેમ જેમ ક્ષણે ક્ષણે જોવો એમ વધારે લાલચ વધે આ તો જોવા જેવું આ તો જોવા જેવું વળી તમે દેખો તો વળી જોવા જેવું કહો એટલે એમાં એમાં રૂંધા બીજું જગત ભૂલાઈ જાય અને આ જગત સંબંધી પદાર્થ હશે એને તમે બે પાંચ ફેરે નિહાયું હું તો જોયું તને આસક્તિ હોય તો કંટાળો એક આવે જરૂર નવીનતા નીકળી ગઈ નવીનતા નીકળી ગઈ અને આ ઈશ્વર છે એમાં આજ ખુદી છે જો અનંત કાળ થી અનંત ભક્તો આ જગત માં એની ઉપાસના કરે છે અને કેટલાક ક્યાંય મેળવીએ લીધા મેળવનારે હજી ત્યાં ખેંચ્યા નથી આનંદ આનંદ આનંદ અત્યારે આટલી કથા વાર્તા થાય આપડે ખરું જેમાં જાણીએ છીએ ઘણા એને આનંદ હોય અને રસોઈ છે આવડા ગમે ત્રણ ત્રણ કિલોમીટર થી અહીંયા અત્યારે આવે છે ખરું પણ તમે બે ત્રણ કલાક કરો જ કથા પછી શું થાય આપણે જે કઈ કરીએ છીએ ને એ હજી ચૈતન્ય ભાવ થી કરતા નથી આ માલિક ભાવ હજી છે પણ એને ચૈતન્ય નો સંબંધ છે આપણે એટલા પૂરતું આપણું ચૈતન્ય ઈશ્વર તત્વ એવું છે ત્યાં માયા નો સંબંધ નથી ભૂલી જાય એક સેકન્ડ માત્ર ના દર્શન થાય ત્યાં અનંત કાળ સુધી મેં એ સુખ ભોગવું એમ એનો અનુભવ આવે છે અને અનંત કાળ થી જન્મ મરણ ના આ ડુમકામાં હેરાન થતો તો ભૂલી જાય ભૂલી જાય તો જે લક્ષો રાશિમાં ત્રિવિધિ તાપમાં દયા કરતો તો યાદ જ આવતી નથી ઓલું એક ક્ષણ માત્ર નું જ્યાં દર્શન થાય ત્યાં આવો તમને કોક ને સ્વપ્નનો અનુભવ હોય તો ભલે પણ એ ચોક્કસ વસ્તુ માં જોજે ક્યારેક તમે જાડું દ્રષ્ટાંત દઉં એવો ભાસ થયો કે આપણે વડતાલી ગયા ગઢડે ગયા વાળા દેખાઈ જાય કે આપણે આનંદ કરતા હોય સ્વપ્નમાં હો સ્વપ્ન કેટલી વાર નું હોય ખબર અમુક ભાગ સેકન્ડ નો પણ અમુક ભાગ હોય સ્વપ્ન સ્વપ્ન કઈ કલાક બે કલાક નું હોય સેકન્ડ નો આનો અમુક ભાગ છતાં હવે તમને દેખાય કે ઓહો હો બહુ આનંદ આવ્યો એટલે આ ભાગમાં એ ભાસ થયો ભાસમાં કેટલો આનંદ આનો પાછો બીજાને સ્વપ્નમાં મળ્યો સ્વપ્નમાં દર્શન ધ્યાન બદલાઈ ગયો પણ બદલાઈ ગયો પણ ફલાણી ગયો પણ બધું વાત કરતો થાકે નહીં હો માલિકભાઈ સ્વતંત્ર કેટલામો ભાગ સાધુ કેટલામો ભાગ કહો સ્વપ્ન જયારે આવે છે ત્યારે વખતે આવે એટલે જયારે જીવાત્મા વૃત્તિ છે એ ઇન્દ્રિયો માંથી સંકેલાય અને હૃદય પ્રદેશ જાય ત્યારે કંઠ માં વખતે સહેજ થઈ ગઈ હોય તો એ સ્વપ્ન આવે જે વૃત્તિમાં જે જે સંકલ્પ હોય એ સ્વપ્ન રૂપે દેખાય છે પાછી વૃત્તિ જાણે વાળે એટલે ફેરો જાય આ લોકો ભ્રષ્ટ છે અહીં કથા વાર્તા સાંભળવા બેઠા અહીંથી ઉઠીને ક્યાં જશે આ કારખાના વાળા કારખાના ચાલે તો અત્યારે બધા વિચાર કરતા હશે આઠ વાગે જયારે ભોગવું નવ વાગે ભોગવું દસ વાગે ભોગવું કારખાનું સંકેલીન ભેગો જાય ને જીવ પ્રાણી માત્ર આ બાળક થી આરંભી ને વૃદ્ધ હોય આખો દિવસ આ જગત ની વાતો સાંભળીને પ્રાણીઓએ કરેલા અનંત પ્રકારના સુવાર્થિક કર્મ એના પાર આપવી અને નિયંત્રણ કરવામાં એમાં પડખે ના બેઠા માલિકા હું ભગવાન ભગવાન કરે છે મન બેઠું કેમ બોલી વાત તો એવું છે પર પદાર્થ થયો નથી તમારી લાગીને ભારતપણે ન ગોઠવે અને જો એમાંથી ખેલ પર કલ્પના કરીએ દૂર થઈ જાય તો એનું અસ્તિત્વ જ અંતર્યામી નો અર્થ શું અંતઃપ્રવૃત્તિ નિયમન કરવું નિયમન ધ્યાને એકવીસ મળે ભવિષ્ય ધ્યાન કાર્ય જેવું જેવું છે એમ પડખે ભગવાન એના ખાલી થઈ જાય બસ ખૂબ જવા જેવું છે પડખે બેસે તો એમાં ખાલી થઈ ભલે જીવવા જણો પણ ખાલી દેખાય ખાલી નથી પાછો એ ભાગમાં જ રહી અને અનંત કોટી બ્રહ્માંડ નું પાછું કામ કરે બધે વ્યાપકો કામ નહીં વ્યાપકતા છે અહીંયા વ્યાપક થઈ અને બધે હવે એનું દ્રષ્ટાંત એકદમ કુંડક સૂર્ય ક્યાં છે અત્યારે રાત્રિ છે કે દિવસ છે પ્રવેશ કરીને બેઠો છે ને જો એનો પ્રવેશ ન હોય તો ઘોર અંધારું હોય અત્યારે દોઢ બે કલાક પછી ઘોર અંધારું હોય એટલે અંધારું ગયા અંધારું નથી એટલે સૂર્ય છે એમ સાબિત તમે ગમે એટલા દરવાજા બંધ કરો પણ સૂર્ય અહીંયા છે ઈશ્વર જીવ પ્રાણી આત્મા હૃદયમાં એ અખંડ એમ બેઠો છે એના વિના ક્યાંય ખાલી ન હોય પડખે બે તો ખાલી થઈ જાય હા આમ જીવન ભરી આંખે ભગવાન ને ઓળખવા માટે આ પ્રયત્ન છે બરોબર કલ્યાણ નું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાન ને બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા એમાં ભગવાન ને આવા સમજવા નથી લખ્યું બોલો પુરુષોત્તમ ને કયા હવે ભગવાન ને પુરુષોત્તમ માં શું ફેર ભગ એટલે ઐશ્વર્ય એ પછી ની વાત પણ ભગવાન કેમ ન લખ્યા પુરુષોત્તમ મુક્તમ ભગવાન જો લખ્યો હોત તો એ શબ્દ મુક્ત માં પણ ઘટી જાત ત્યારે પુરુષ શબ્દ એવો છે કે જે પૂર માં નિવાસ કરીને રહે એને પુરુષ કહેવાય શરીર માં રહેલો જીવ એ પુરુષ છે પણ આ એવા ઉત્તમ પુરુષ છે કે અનેક પુરુષોમાં પણ અંતર્યામી રૂપે બેઠા છે માટે પુરુષોત્તમ શરીરમાં જીવ રહ્યો છે એ પુરુષ છે પુરુષ ને અનંત કોટી બ્રહ્માંડો છે એમાં ભરીને બેઠેલો છે કોણ મહાપુરુષ એ પુરુષ છે એથી ઉત્તમ છે અનેક મહાપુરુષો અનેક મહાપુરુષો એમાં વ્યાકીન કોણ ગયો અક્ષર એ અક્ષર પુરુષ છે એમાં યોગીન કોણ રહ્યો એમાં એ પુરુષોત્તમ આવે અને પુરુષો ભેળા થાય ત્યાર પછી પુરુષોત્તમ થાય સીધો પુરુષોત્તમ ન થવાય એવું કે સ્માર્ટ ભગવાન ને ઓળખ્યા વિના ભગવાન ની પ્રાપ્તિ થાય કેમ આ તો આવડા છોકરો લાવે તેની સામે કંઠી બાંધો આ કંઠી બાંધી આ ચાંદલો કરી દીધો ઓઈલો રાજી ઓઈલો રાજી પછી મોટો થાય કંઠી રાખે ત્યાં તોડી નાખે ભગવાન ભજે ત્યાં ન ભજે પણ એ સત્સંગી નો દીકરો કહેવાનો એટલે કલ્યાણ થઈ ગયું ને કલ્યાણ નો માર્ગ કઈ આમ થતો હશે આ તો એક આપડે ધર્મ ગુરુ એ થોડું વાયુ બાંધીને ઘેટા પૂરવા માટે આ બધું બરાબર હાલે છે એમાં પુરુષોત્તમ સમજાવે છે જ કોણ ભગવાન કેવા હોય એ સમજાવવા કોણ કરે છે ખોટું હોય તો કેજો ભાઈ ભગવાન ને શું કોઈ સમજાવે છે આ તો એક લોલેલો લોલેલો આપણે જેમ આને બાંધી રાખીએ જેમાં એમ બીજા બાબા સાધુ નથી એના પેલાને બાંધી રાખતા એટલે એને આપણે ખોટા કહી અને અમે હાચા તો એવું કે આવડા ખોટા અમે હાચા એમાં હાચો કોણ એનો નિર્ણય કોણ કરે માટે કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે જો કાર્યા કાર્ય વ્યવસ્થિત સ્વામી કેતા હતા સ્વામી કેતા હતા સ્વામી તો તમને માન્યો દુનિયા એમ એ શાસ્ત્ર કઈ વ્યક્તિગત કોક નું મદદ કરે એને સમષ્ટિ નું કલ્યાણ કરવું છે પછી મહારાજ હું કહી દેવો હજી પુરુષો છે મહાપુરુષો અથવા તો શાસ્ત્ર જેમ પોતપોતાની રીતે અમુક કોઈને સાચા માને છે કોઈ કોઈને સાચા માને છે એટલે એમાં જેમ નિર્ણય નથી થતો એ પ્રમાણે શાસ્ત્રોમાં એવા અમુક પ્રકારને આપણને વિરોધાભાસ લાગતા હોય આ એક જ વચનામૃત છે એનું જુદું જુદું અર્થ અર્થઘટન થતું હોય એ ગીતાના જુદા જુદા અર્થઘટન થતા ત્યારે શાસ્ત્ર ને પ્રમાણ પ્રમાણરૂપ લેખું કાર્ય કાર્ય વ્યવસ્થિત એમાં કેમ નિર્ણય કરવો એટલે આના બરાબર હોય તો એ શાસ્ત્ર કહેવાય અટકાવવાના શાસ્ત્ર ને બ્રહ્મસૂત્ર માં નિર્ણય કરી પણ આપણે મંદ ભાવી એટલે પ્રયત્ન કરતા નથી સમજવાનો અને સીધે સીધું આવે તો ઠીક લાગે એમાં બેઠા બારોબાર પતરાવળીમાં લાડવા આવે તો હારા લાગે પણ તમારે કરવાના છે હાલ તો માત્ર ને મહેનત કરવી નથી અને ભગવાન મેળવી લેવા છે આવી પોપાબાઈ નો રાજ હોય તો ધક્કો મારીને કરી જાવ અહીંયા કોઈ કરી શકતો નથી અહીંયા વધારે બસ ભગવાન પોતે સ્થાપી ગયા હોય ભગવાન પોતે સ્થાપી ગયા સંપ્રદાય ને ધર્મ એની બીજા કરતા કઈક વિશેષતા હોય કે નહીં આપણે ભગવાન માનીએ છીએ ને દુનિયા અઠી નો ન્યાય એમ થતો છે આપણે માનીએ એમ આપણે માન્યા છે સાચા છે એમ તો વાત છે તમે એમ ન કરો તમે એક વ્યવહાર સંબંધી વાત હોય અને બીજાને સમજાવવો હોય ત્યારે નવીનભાઈ કે છે કે મારું મારે બાપે કહ્યું એટલે બરાબર તમારું નહીં બરાબર હાલતું છે વ્યવહારમાં એના હાલે પણ બાલ્યા વ્યવહારમાં તમારું પ્રમાણ આપે એ હાલતું છે કોઈ એ હોય એટલે એથી આગળ કોઈ એ માયા છે ભગવાન ની છે એથી બારે નીકળે જ નહીં કોઈ એ અમે જોયું આ સંપ્રદાયમાં દેખું છું ને એવી માયા ઘડી ગઈ છે ને ઉનાળા વાળી બેસી જાય ગઈ પછી થી આગળ કઈ તને કરવો પડી આ નિર્ણય કોણ કરે તમે કરો આપણા હાથમાં છે એમાં કોઈ શાસ્ત્ર જ નહીં શિક્ષા બદલી નહીં વચનામન શિક્ષા બદલી મન મહિના શબ્દ લઈ લઈએ વચનામન ના મન મહિના લઈ લઈએ અને બીજા નો અડવા દઈએ આ જગત માં આવું ચાલે અને એમ ન હોય તો કલયુગ ને આવું નું આ ભગવાન આ ઠોકરો મારીને આવ્યા લ્યો આ દોઢસો વર્ષ પહેલા હો એ આ સંપ્રદાય છે અત્યારે એમ ને બરાબર છે ને પણ જેને પૂજાવું છે એ બરાબર છે પૂજા ન આ હું કઈ પક્ષપાત આપણો ગોઠો ત્યાં આવી હશે ભાઈ રામરાજ કે ગાંધીજી કે રામરાજ લાવું એટલે રામરાજ આવી ગયું ને બોલો હાલો બીજે ચડી જવાય અને તેના સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાન નો જે તે ભાવે કરીને આશ્રય કરવો શું છે પોતાને ઘટિત હોય એવી રીતે અધિકાર પોતપોતાના અધિકાર માં કેટલો અધિકાર આંખી વેચવા શીખવી આપણે ક્યાં ઉભા છીએ આપણું હું માપ છે તે પછી અધિકાર એક ધર્મ ગુણ કોઈ પણ તમને મળે આપણે શરૂ કર્યો પણ ભાઈ ઓળખો દર્પણ માં મોઢું જોવો અહીં કઈ કાળો લાગો છે નથી ન જોવે કોઈ થી ન જોવે કોઈ ન જોવે અને ઉલન જોવાનું હતી જોવા દે કોઈ પાછું ત્યાં આવે નહીં આ તટસ્થ વચના એ કોઈ પક્ષપાતી સ્વામિનારાયણ સંપ્રદાય માટે નથી તમે કેટલા દીખ્યા હમણાં વાત છે બિલકુલ નથી આ તો સંપ્રદાય એટલો ખોબલામાં છે અનંત કોટી બ્રહ્માંડો ઈ એના નહીં એમને સમજાવે તમારો રોટલો ચડી રાખો તમને સમજાવવા હોય આટલા કુંડાળું હોય આમાં રસવો એમને પુરુષોત્તમ ભગવાન ને બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા અનાદિ આજકાલ ના બનેલા નથી છે છે ને છે કોઈ દી નિરાકાર છે પણ એવું અમે સાધુ સંન્યાસીઓ ભૂખાવી દઈએ છે ને તો એનો આકાર ભગવાન કઈ આવા હોય એના જીવ નું બગાડી અરે ભાઈ અહીંયા સાકાર થયું ને હું નાહિત છે સમજે શક્તિ નથી એટલે જે બોલે આખા જગત નું કલ્યાણ નો પોઈન્ટ ત્યાં છે બ્રાહ્મણ બધું બોલે એ તો વૈદિક મંત્રો છે હું બોલે સહસ્ર તો ભાઈ ખોટું ને બધું રોજ ખોટું બોલે છે ને આવી શકે હવે ન આવે શું તેમણે જોયું જોયું તમે કઈ ઘણી વાત કરો હું તમારી શંકા કરો બિચારા હજી ઉંમર નાની ને ત્યાં જગત માં ભલે ને હાથ વર્ષનો હોય પણ આનું અભ્યાસ નથી એટલે બાળક જ છે એ બાળક જ છે એને ખબર જ નથી એટલે આ નિરાકાર માં તો આપણે જે ગુરુઓ છે ને મજા છે કઈ રોકવાનું નહીં ક્યાં તો હળવા જાઉં મારો ભાઈ આટલા બધાને ભણાવી દે ઊંધો રસ્તો ચડાવી દઈએ બગાડ એટલે એનું હું બગડ્યું શંકરાચાર્ય નથી કર્યું એને તો ભગ ગોવિંદમ ભગ ભગ મૂઢ મતે એ કે છે હું આને ભજન કર્યો પ્રત્યક્ષ ભગવાન નો જે તે ભાવે કરીને આશ્રય કરવો આ હુકમ લખ્યું છે આ હુકમ લખ્યું છે જે તે ભાવે કરીને નીકળી બે લીટી માં લખ્યું બધું ચલો બનુભાઈ તમે બોલતા જ નથી પણ નક્કી તો કરવું પડશે ને આવા ભગવાન ને તમે ગમે માનો બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે આવા ભગવાન પુરુષોત્તમ બધે એવા છે એવા ઉપાસના નથી એ આ જયારે થશે અવતાર દશા બોલાય જ નહીં એમ નક્કી થવું એ કોણ કરે એ એનો આવું નથી કરે તમે શાસ્ત્રો વાંચો નાટકો આવે એને આ કરનારા વિદ્વાનો ઘણા મળે પણ આ એમ તો કે ભાઈ એ આ ઉપનિષદો એ બતાવે છે ઉપનિષદ નિશ્ચય થઈ કહેવાય આકાશમાં પાણી બહુ ભર્યું હું કોણ ના પડે અહીંયા ભરશું દેખાય એવી એનામાં આંખ ક્યાં અર્જુન નથી દેખી શકતા હલમૂત્ર કરનારા દેવા બે વાતું કરી દુનિયા ને ઠગે છે કારણ તો છૂટ્યા નથી અર્જુન ને દેખાણું હું પ્રેમ કરો તો પછી ભગવાને કહ્યું તું જો લે મારી આંખું આપી એને આની આપી અહીં આમ તરફ તૈયાર થઈ ગયો ઉગડી ગયો હે ચિંતા કરે એના હાથમાં હાથ અને નેણમાં નેણ બોલે છે ને એટલે એ બધા ઘટાડો આમ હતા કેનામાં ઘટે જે ઠેકાણે ઘટાય નિષ્કુળ જમ્ય શું લઈ શું છે આવડા બોલ બરી તો ઘસાય આ ઘસાતું નહીં બોલો એમ સમજીને કે પ્રત્યક્ષ ભગવાન નો જે તે ભાવે કરીને આશ્રય કરવો આ પ્રત્યક્ષ પેલું એ આ બે ભેગા આ એ એ આ તત્વ તત્વ એમાં બ્રહ્મા ઓમ દક્ષિણા અહમ બ્રહ્મા તત્વમસી અહમ બ્રહ્માસ્મી એક કરી ચિહ્ન તો અલગ ભયો હે વાત નવીન આટલું ધર્મ દેવાનું એ આ છેલ્લા આ મનુષ્ય દિવ્ય માનુષ દોરું એક કરી આ એ આ તો સગુણ કહેવાય આ તો નિર્ગુણ કહેવાય મારા ભેદ થયા નિરાકારવાદી ના ભેદ પડે અને ત્રણ જાણી બ્રહ્માંડ જાણીએ ગાયું દિવ્ય માનવ દોરું એક કરી છે તો અલગ ગયો કોઈથી લક્ષ્યમાં ન આવે એવી નવી વાત બની છે અને અદભુત વસ્તુ અને દૃષ્ટિયાત્મક બની ગઈ સહિત તે ભગવાન ની ભક્તિ કરવી તો એની બધું આ જ્ઞાન કરનારા બહુ જો મારા જેવા જગતમાં ઘણા જ્ઞાન કરે પણ પાછું કરવાનું આવે પછી ભક્તિ કરે પણ ધર્મ સહી ધર્મ એટલે અધિકાર મારો અધિકાર શું છે એટલામાં માર કરવાનું હોય એ અધિકાર ચમચો તમે લ્યો પીરસવાનો પણ દવાની ચમચી હોય ના કરી એનાથી શ્વાસ પીરસાય એનાથી શ્વાસ પીરસાય ધર્મે સહિત કહ્યું શિક્ષાબદ્ધ રક્ષા ક્યારે કરે ધર્મે સહિત ભક્તિ ના રક્ષણ આ તો આજ્ઞા પાડવી નથી અને જગત માં પૂજાવું મોટા કહેવાવું છે જ્ઞાન માર્ગે કલ્યાણ લઈ લેવા આ જગત માં શુષ્ક વેદાંતિ એને કે અને ભક્તિ માર્ગ માં ભ્રષ્ટ વાળો હશે જ્ઞાન માર્ગમાં લગભગે એ ભક્તિ માર્ગ ના સંપ્રદાયો એ ભ્રષ્ટ માર્ગ માં હેઠળ ઉતરતા જાય અને જ્ઞાન માર્ગ વાળા એ હવામાં ઉડતા જાય શુષ્ક જ્ઞાન એને હવા નીકળી જાય ને ધર્મે સહિત તે ભગવાન ની ભક્તિ કરવી ધર્મે સહિત કરવી પછી તો તમે પૂજા કરી કરવી પ્રસંગ કરું આપડે જમનાદાસભાઈ બહુ વાતું ખરું એ બધું આવે મેં એને નથી કહી એને કહી દો ઠીક ન લાગે અને તેવી ભક્તિ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો બધા પોઈન્ટો ઉપલા પેલા કરીને એવા જે સાધુ લાગે ખાલી મળવું છે અને પાછું ખોટી નક્કી કરેલા ઈ જેવા પછી આગળ નહીં કીધું પાછી નથી જે હોય ને આ સિવાય બીજો સાધુ એ પાછું નથી કરી રહી એ ક્યાંથી મેળ થાય એક જ આખા બ્રહ્માંડ માં એક જ સાધુ ભગવાન કોઈ બીજો રાખ્યો નથી એમને કોઈ ન માટે બીજા હારો લઈ છોકરા તમારે આ રમવાની કેવું છોકરાઓમાં નાનપણ માં રમે ટકરાદા થાય નોકર થાય બધું થાય આપડે આ બધું ખેલ ને અસાધારણ સાધન છે એનું સમાધાન છે છોડાવવાનું તો ભગવાન પણ આમાં ચિંતન અને એમાં ધ્યાન ભજન જ કરાવે છે ને બધા આપડે દેખીએ એ તો ભલે કરાવે આપણે ન ચૂકવું એ ધ્યાન રાખવું અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી એમાં આજે આગળ વાત કીધી એ નિશ્ચય જો આ રીતે કર્યો હોય તો પછી બીજા વિઘ્ન અને એ સાધન ને વિશે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતિ નો સંગ કરવો હા એ નક્કી માં નક્કી તમારે પણ એને ખબર કોઈ સમજ વર્ષો તમારે જોવાયું આવા માર્ગ માં મોટામાં મોટું વિઘ્ન હશે શ્રેષ્ઠ વેદાંતિ નો વેદાંતિ નો સંગ કરવો અમને પેલું છું શ્રેષ્ઠ વેદાંત આ જે નક્કમ ભગત શ્રેષ્ઠ વેદાંતિ કહેલું બાજ જો દેખું એ ખસે તો એ અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય પછી શું વિઘ્ન થાય એ આવશે તો તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેને વિશે હેત થાય એવા શુષ્ક વેદાંતિ નો સંગ જયારે થાય ત્યારે પોતાને દાખલો ઓછો પડે એની વાત થાય ને એટલે બંધાણી બંધાણી ભેળા થાય ત્યારે કેવું જ ના પડે ખિસ્સા માત ના જ ના કાઢે ખુશી જાત ને બોલો મારી પણ તું શબ્દ ભલ કરે મારી ભાઈ ભાઈ એવી વાત કરે એટલે એને વહેલું થવું પડે આ નકામ આ કંઠી આ માળા આ ચીલાન ચમકાન આ જે કોઈ હોય છે તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેને વિશે હેત થાય અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે જેમ કોઈ તો કાળમાં અન્ન આપીને જીવાડ્યો જેમ કોઈ કે કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય એવી રીતે જે જેને ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય એટલે શું ખબર પડી આપણા ઘરમાં વિચાર કરો આપણે શું એમ કામ દાણા દેવું આપણે એને કઈ દાણા તો નથી આપણે બાદલા ઘરમાં પણ એને દાખલો ન કરવો પડે એવી વાત કરીને મનાવી દે મન હવે એને ભવ્ય લાગે દયા કરો આટલું જરાક મારે સંકટ આવ્યું છે અથવા ખેતર માં વાયુ છે તો હારો પાક આવે આશીર્વાદ ને હારું દીધું પછી એ સિવાય બીજા માને ભગવાન ઘરમાં છે બધું બાર નાસ્તિક કોઈ ખોલવા જવાના જ બધા ઘરમાં પડ્યા છે અરે અરે અરે ઈ શું સમજ્યો કર્મ ફળ ભગવાન કે આવડે હું બેઠો આમાં એને ક્યાં નિશ્ચિત છે આવડાની ક્યાં નિશ્ચિત બે હર ઘેર કાઢે રાંડી રાંડું બે ભેળી થઈ ગયો કે તાળીઓ વગાડે ને આશીર્વાદ દઈએ શું જે આવી ભાઈ હું જઈ તું એવું છે આ ઊંધો એમાં હાલે અરે દોર્યો હોય પરફેક્ટ ભાઈ બીજા એવા ને એવા પાછા આવે ખાલી પડી એનું રજીસ્ટર જ નહીં જેને લેવું હોય દઉં રજીસ્ટર થઈ હોય તો આપડે ત્યાં જવાયું ને એક સાધુ ની ગાડી અને બીજી ભગવાન એ રજીસ્ટર નહીં જોઈ લેજો પેલો બે હજાર સાધુ તમે બધા મંડો કર્યા સાધુ ભાવ સાધુ ભાવ એટલે મને મનાવી કરો સાધુ થઈ થોડા દાડા થાય સાક્ષાત ભગવાન માટે ઈ બોલે એટલે ભગવાન બોલ્યા આવું પડી બે ગાડી ખાલી પડી પેલો સાધુ થઈ જાય પછી ભગવાન થઈ જાય આવું પડી આપણા કર્મ તો ની ક્યાં કર્યું આત્મા છે તેને જન્મ મરણ નથી એ અને ગીતામાં કહ્યું અખી ગયો થઈ ગયો બધું કઈ ન કહે નૈનમ ભૂંદન બે શાસ્ત્રાને અને એવો એને ગુણ બતાવીને ભગવાન ની મૂર્તિ ના આકાર નું ખંડન કરી નાખે પછી અને બીજા ને પગે લાગવાનું મૂર્તિ એટલે દેખાય નળિયા જેવું રામાનુજ સંપ્રદાય વાળા સાકાર માને એક સ્વામિનારાયણ વાળા માને એ બીજું કહો બોલાય નહીં વૈષ્ણવ હોય અંતે નિરાકાર શુદ્ધાદ્વૈત શુદ્ધ આ જે ભક્તિ ભાવ બધા છે પ્રેમ લક્ષણા એ આરંભ શનિવાર પછી એ જ કૃષ્ણ બની જાય કૃષ્ણમય ગોપી બની જાય સ્વામી ભાવ એ આપડે આ સભામાં બોલવું ને આ બધી ઘરની સભા પણ એ ખરું ન સમજે એટલે એની આપડે વિવેચને ન થાય પણ એ બધું એમને શબ્દો જ એના એવા મૂક્યા શુદ્ધ અદ્વૈત આપણે આ બધા વિશિષ્ટ અદ્વૈત પૂછો ને ગઢડે જાઓ જુનાગઢ જાઓ કા ખબર છે આ તો હલ્દી નો ગાંધી નો બહાર ચડી ગયું આ બંધિયાનું બધું અહીંયા મળે પણ અને તેઓ એને ગુણ બતાવીને ભગવાન ની મૂર્તિ ના આકાર નું ખંડન કરી નાખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું મોટું વિઘ્ન કલ્યાણ ના માર્ગ માં જો પાપ થઈ જાય વિઘ્ન પાપ થઈ જાય હા પાપ કરવું નહીં પણ એ વિઘ્ન નથી ભગવાન ના માર્ગ પાપ ને તો ભગવાન બાળ ના રાખે શરણાગત પાપ પર્વતમ એને ભગવાન ગણતા નથી ભગવાન ની મૂર્તિ માંથી પડી ગયો મૂર્તિ થી પાછો ગયો એટલે થોડી કલ્યાણ માંથી ગયો અને ગુણવત્તા શું લે ભગવાન ને નિરાકાર માને તે ખોટી ખોટી કરશે અને ગર્ભ માંથી કાપી કાપી ને કાપી કાપી કાઢે છે ને બાળો સાધ કાઢી હોવે નહીં કોઈ અને એ બાળો સાદ કાઢીને રોવે નહી એટલે શું એ હરખો જન્મે જ નહીં બધી ભજન કરે કાપી કાપી કાઢે ઓછું પડે એમને વાંધો નહીં વાંધો નહીં એટલે નહીં પણ રહી ગયું કદાચ તો ઓલો માંથી છે પણ ભગવાન ને સમજવામાં જ ખામી રહી એ કોઈ માંથી મળતું નથી તમે આ રાજ્યમાં ગમે એટલા ગુના કરે પણ રાજ્ય નો અગ્રહ ઉભો કર્યો તમે ચોરી કરો વિચાર કરો જગત માં બધું કરી આવું પણ રાજદ્રોહી મત જગત ના ઢાળ માં દેખો પરદેશ નો કોઈક માણસ અહીંયા જાસૂસી તરીકે જો ઘુસી ગયો એને પાપ કઈ ન કર્યું હોય પણ ખબર પડે કે શું થઈ ગરીબમાં છૂટી ન છૂટી નાખે ઈશ્વર નું રાજ્ય છે ઉમરાટ અનંત પોતે બ્રહ્માંડ માં એનું ને એનું બરોબરીઓ થઈ ગયા હું ને થઈ બેસે એ તો પૂરો રાજ